એવું ન હોવું જોઈએ તમારીને નિયંત્રણ કરેલા હોય એવું ન હોવું જોઈએ અને બ્રહ્મચર્ય વ્રત લેવું હોય તેના ઉપાય છે એ વ્રત લેવું હોય તેના ઉપાય હોય લલિતભાઈ પૂછે છે કે દાદા પાસે હું આજે આવ્યો દાદાની વાણી સાંભળી અને હવે દાદાની વાત મને બરોબર ફિટ થઈ ગઈ છે અને પેલું બ્લન્ડર આપે જે કીધું ફ્રેક્ચર કરવાનું એ આપે કીધું હવે એ તો કે છે ચાર મહિના લાગશે એને ધ્યાન આપ અમેરિકા આવો ત્યાર પછી લેવાના સંજોગ આવે તો એ દરમિયાન એમને શું કરવું એ આપણી પાસેથી આજ્ઞા માગે તમને ત્રીજી તારીખે અમે તમને આપીશું થોડી આજ્ઞા જરા તમે ચોખાવે તો જુઓ નહીં પછી ઇન્ટેલેક્ટ અને માઇન્ડ એ વચ્ચે શું ફરક છે ઇન્ટલેક્ટ અને માઇન્ડ એ બે વચ્ચે શું ફરક છે સમજો ઇન્ટેલેક્ટ બુદ્ધિ અને મન કોઈ જાતનો રિલેશન જ નથી અત્યારે બિલકુલ બ્લડ રિલેશન હોત થોડું ઘણું તો આપણે ક્યાં બ્લડ રિલેશન કોઈ જાતનો રિલેશન જ નથી બુદ્ધિ તો અર્ધચેતન કહેવાય અર્ધચેતન અને આ મન તો બિલકુલ ચેતન જ નહીં મન તો ફિઝિકલ વસ્તુ એ ફક્ત ઓપરેશન ડાક્ટરને કરતા ના ફાવે એટલું એવું ફિઝિકલ નથી એટલે મન તેને કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વખતે વિચાર એમાં પડ્યો વિચાર માં જ પડ્યો એ મન ભાગ છે વિચારવા સિવાય બીજો કોઈ ભાગ મન ભાગ નથી વિચાર જ વિચાર વિચાર વિચાર વિચાર કરે છે મન અને બુદ્ધિ શું કામ કરે છે કે પ્રકાશ આપે છે અને શું પ્રકાશ આપે છે where is profit and where is loss profit and loss દેખાડે એ બુદ્ધિ પ્રોફિટ ના મળી આવે કોઈ લોસ થાય પછી ડિસ્કરેજ અને ડિપ્રેશન આવે પ્રોફિટ કઈ બધી જગ્યાએ મળે ઓછું કઈ એના કરતા પ્રોફિટ ના જોતી હોય શું ખોટું આપણને ઉપાધિ નહીં કરી વાત પૂછો ને બીજી કે તમને કઈ ફી ના થાય પછી વાત કરો આપણે સાચું કહ્યું કે જેમ પ્રોફિટ અને લોસ છે જે માણસ ફરક જાણી શકે એટલે બુદ્ધિ એક વસ્તુ છે કે જે ફરક જાણી શકે છે કે આ સાચું છે આ ખોટું છે આ ઓનરેબલ છે આ નોન ઓનરેબલ છે ત્યારે મન તો એ બધાની આ ખાટું છે આ તીખું છે આ સુંદર છે આની વાત સરસ છે આની વાત ખરાબ છે એ મન છે આપણે બરાબર છે કરી શકે કે આ કેમ છે આ સારું છે આ ખોટું છે એ બધી કોઈ પણ જાતના ઈચ્છાઓ વિચારો પણ વિચારો ઉત્પન્ન થયા એ બધું મન છે વિચારો ઉત્પન્ન થયા એ મન છે તે શરીર બહાર નીકળતું નથી કોઈ દાડો આપડા લોકો એમ કે છે મારું મન છે તે ઓફિસે જાય છે ને આમ જાય છે ને અમદાવાદ જાય છે એવું કે છે પણ એ વાત ખોટી છે હંડ્રેડ પર્સન્ટ ખોટી છે જાય છે મન બહાર નહીં નહીં ના કે નહીં એ મન જો બહાર જાય તો ફરી પૈસા ના દે ગયો એટલે તો સમજે છે ફરી પહેવા નહીં દે અને જાય છે બહાર કોણ ચિત્ત જાય છે ચિત્ત તે ભટકવાની ટેવ છે અને બહાર ભટકવાની છે ટેવ ને અંદર એ ભટકવાની ટેવ છે ચિત્તને બધે ભટકવાની ટેવ પડેલી છે ઓફિસમાં જાય ઓફિસમાં ખુરશી ટેબલ બધું જોઈને આવે પાછું કબાટ ઉગાડી પાછું જોઈ લે બધું ઓફિસ માં જઈને એવું જોવે છે ને જો તો ચિત્ત છે એ અશુદ્ધ થયેલું ચિત્ત છે કેવું છે અશુદ્ધ હવે અશુદ્ધિ એની જાત જતી રે તો પોતે આત્મા શુદ્ધ આત્મા જ થઈ ગયો અને ચિત્ત મન ને બુદ્ધિ કશું ધોળે નહીં શુદ્ધ ચિત્ત ઉપર આ બધો આધાર છે આ ચિત્ત જ બધું બગડેલું છે તેની આ દખલ છે ચિત્ત એટલે શું ચિત્ત શું શબ્દોનું બનેલું છે શું ભાવનું બનેલું છે ચિત્ત તે હું તમને કહું ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન બે નું ભેગું સ્વરૂપ કે ચિત્ત શું જુએ ને જાણે જુએ ને જાણે એ ભટક ભટક કરવાની તે આ જોયા આવે તે જોયા ફરણ જોયા આમ જોયા તેમ જોયા આવે અહીંથી ઘેર બેઠા બેઠા ક્રિકેટ ક્રિકેટ હોવું જોઈએ આવે પણ મન પણ જોઈએ આવે મન ના જોઈ મન નું આંગળું મન કશું જોઈ કે અહંકાર આંગળો એ બુદ્ધિ જોઈ શકે બુદ્ધિ ની વાંખે છે તે આ અહંકાર ફરજ બાકી અહંકાર ધૃતરાજ છે એટલે બુદ્ધિ નું આંખે બચારો સંયોગ કરે છે પણ સ્વાપ તો એનો જ છે કારણ ચલણ બુદ્ધિ નું સ્વાપ ભાઈ નહીં થાય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જોણે અહંકાર ભાઈ અને ચિત્ત પણ આપે જે આ અહંકાર નું કહ્યું દાદા ભગવાનજી ત્યારે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું હતું કે નાના વિધાની દ્રશ્યાની નાના વિધા કૃતદ્રશ્ય મને હજારો એવા મારા સો અને હજારો એવા જુદી જુદી જાતના ફોર્મ છે તો એ પણ એક જાતનો અહંકાર ન કહેવાય આપણે અહંકાર વિશે કહ્યું તો ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે મારા પણ સો હજારો મારા સો હજારો છે ને કોણ કે મારા અનેક પ્રકાર અર્જુન ને કે છે અર્જુન ને જયારે એ કહે છે કયો અધ્યાય છે તો મને ખ્યાલ નથી અગિયારમો અધ્યાયમાં એમાં એ પોતે કે છે મારા અનેક પ્રકારના રૂપો છે સો છે હજાર રૂપો છે અને પછી એ સાથે સાથે એ પણ કહે છે બીજા અધ્યાયમાં કે પવન મને ઉડાડી શકતો નથી કે અગ્નિ મને બાળી શકતો નથી કે મને આપણે બીજી કઈ રીતે મારો નાશ થઈ શકતો નથી તો જયારે ભગવાન પોતે થઈને આ પ્રમાણે મનુષ્યને કહે તો એક જાતનો અહંકાર કહેવાય કે નહીં આગળ લખ્યું છે કે પવન મને ઉડાડી શકતો નથી અગ્નિ બાળી શકતો નથી તે પ્રમાણે ભગવાન કહે એક જાતનો અહંકાર જ થયો ને અહંકાર કોને કહેવામાં આવે છે એની એની એની રીત હોય અમુક મને પવન બાળી શકતો નથી મને અગ્નિ અગ્નિ બાળી શકતો નથી પવન ઉડાડી શકતો નથી પાણી ભીજી શકતું નથી એ અહંકાર નથી એટલે પોતાનું વર્ણન કરે છે શું કરે છે એમાં અહંકાર નથી અહંકાર તો કોને કહેવાય કે તમે કહો છો મેં આને દવા આપી એમનામાં અહંકાર તમે કહો કે આ મકાન મેં બાંધ્યું એનામાં અહંકાર એટલે અહંકાર તો એને કહેવાય જે તમે નથી કરતા તેને તમે કહો છો હું કરું છું એનું નામ અહંકાર તમે કરતા નથી અને તેને તમે કહો હું કરું છું એનું નામ અહંકાર અહંકાર એટલે શું પોતે બિલકુલ કરતા નથી છતાં એ પોતે કે છે કે હું કરું છું એટલે જ અહંકાર સમજાયું ડાક્ટર સમજાયું એટલે કશું કરતો નથી આ તો ડાક્ટરો બધા ભેગા કર્યા ફોજ ગયેલા અમારા બરોડામાં પછી મેં કહ્યું સંદાસ જોઈને તમારી શક્તિ ખરી એટલે ડાક્ટર હું તારે કદા મળ્યા જયારે અટકશે તારે ખબર પડશે તમારી શક્તિ નથી ખબર ને મારે શું કા કુદાકુદ કરો છો વર્લ્ડમાં કોઈ માણસ જન્મ્યો નથી જેને સંદાસ જોવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય કૃષ્ણ નતા ને મહાવીર નતા હું નથી હા નથી આવતી પણ તે શા બદલ નથી આવતી એ પણ કહી શકો છો ને શક્તિ છે એવું કોઈ દેખાડો ને આ માણસ ને સંદાસ શક્તિ આપણે ડોક્ટર એક સપોઝિટરી મૂકી દે નીચેથી સંદાસ ના થતો તો બી થઈ શકે તે શક્તિ ખરી કરી ડોક્ટર ડોક્ટરની દવાને મારફતે સપોઝિટરી દવા આવે છે ગોળીઓ જે મૂકી દે નીચે તો પછી ઠંડા થઈ જાય એ દવા આપે તો ઠંડાસ થઈ જાય એ તો આપણી શક્તિ નથી ને એટલે એ ડોક્ટર ની શક્તિ કહેવાય ને એ ડોક્ટર ની શક્તિ થઈ ને ડોક્ટર માં ડોક્ટર ને જયારે અટકે ને ડોક્ટર ને જયારે અટકે ત્યારે બીજાને હેલ્પ લેવી પડે ડોક્ટર માં શક્તિ નહીં બીજા શક્તિ ક્યાંથી આવે કોઈ પણ મનસ જન્મ્યો નથી કૃષ્ણ ભગવાન ની શક્તિ નથી કૃષ્ણ ભગવાન માં શક્તિ નથી એટલે ડોક્ટરો મેં પુરવાર કર્યા કહ્યું સમજીને બોલો ને કહ્યું એ તમે હું નથી શક્તિ એ કોઈ માણસ ના ઊંઘવાની શક્તિ નથી ઉઠવાની શક્તિ નથી ખાવાની શક્તિ નથી કઈ શક્તિ સાથે લોકો બધા ઇગોઇઝમ કરે શક્તિ ઊંઘવાની શક્તિ પોતાની હોય તો તારે ત્યારે ચા એવાથી દહેડ આવી જાય આ તો ઘણો જેમ તેમ ફરે ઊંઘવા આવે પણ કશું ઉઠવાની જો શક્તિ એની પોતાની હોય તો રાત્રે બે વાગે પેલું ઘડિયાળ ના મૂકવું પડે ઘડિયાળ નામ શક્તિ છે નામ નથી કઈ શક્તિ છે એવું મને ખોરી આપે અહંકાર કેમ કહ્યું અહંકાર એટલે નથી કોઈ કોઈ એક આટલું ત્યાં કઈ બનું કહ્યું નથી છતાં તું બોલું છું મેં કહ્યું એમ અહંકાર અને કર્યું હોય એને બોલે અહંકાર કેવાય જ કેમ કરીને એને અહંકાર કહી છે જ નહીં પોતે જાતે કર્યું જ હોય અને એવું બોલે તો અહંકાર કેવાય જ કેમ કરીને આજે સમાજ એવી રીતે જુએ છે કે ધારો કે મેં સારું ઓપરેશન કર્યું અને કહું કે મેં સારું ઓપરેશન કર્યું છે આજે સમાજ એવી રીતે જુએ છે કે મેં બહુ સારું ઓપરેશન કર્યું હોય ને હું કહું કે મેં બહુ સારું ઓપરેશન કર્યું છે તો બધા એમ કે આ તો અભિમાની છે હા એવું કહેતા એ અભિમાની કે તમને શું કહ્યું સમજે ને અને તમે કહો કે મને આ બીજું કોઈ કાર્ય કહો મેં આ કર્યું તો તમને અભિમાન ના કે તમે કહો કે મેં આને ધોલ મારી શું તો તમને અભિમાન કે પણ તમે કહો અને મને મારી તો અભિમાન ના કે એટલે આ લોકો લોકો લોકોનું સર્ટિફિકેટ લેવા જેવું નથી આપણે બુદ્ધિથી સમજવા જેવું કે શું what is correct and what is incorrect એ સમજીને કરેક્ટ ને જોઈને પછી બધું કામ કરવાનું છે આપણે કિંમત બી આજ બોલાવો ધી પઝલ ઇટ સેલ્ફ ઘણી વખત આપીલના કાગળો તૈયાર ડાઉટ ને ડાઉટ કર્યા કરે બનાવી આટલું બધું ગૂંચવાડા વાળું જગત ખબર નથી સાંભળેલી વાત તો એવી છે કે આ જગત એક્સિડન્ટલી ઉત્પન્ન થયું છે અને આપણે દાદા ભગવાન જોઈએ કે બધી ઘણા જાતના ઇન્વેન્શન છે આપણા દુનિયામાં એ મોટા ભાગે એક્સિડન્ટ થી જ ઉત્પન્ન થયા છે કઈ કરવા જતા હતા ને કઈ થઈ ગયું એવી રીતે જગત પણ એક એક્સિડન્ટ થી જ ઉત્પન્ન થયું છે કોઈ અમુક જાતના ગેસીસ ભેગા મળ્યા કોઈ કાળે પૃથ્વીની આજુબાજુમાં અને પછી પરિવર્તન થઈને પૃથ્વી ઉત્પન્ન થઈ અને પછી જીવન આવ્યું એવું આપણે આમ જોઈએ છીએ કે ઘણા બધા જે બધા ઇન્વેન્શન થયા છે એ બધા એક્સિડન્ટલી થઈ ગયા છે કરવા કઈ કઈ બધા જે નવા નવા ઇન્વેન્શન થયા છે જગતમાં એ બધા એક્સિડન્ટલી થયા ઇન્વેન્શન બધી વૈજ્ઞાનિકોની શોધો એવી રીતે આ પૃથ્વી પણ કે છે કે એની મેળે બધા ગેસીસ ભેગા થયા અને એક્સિડન્ટલી પૃથ્વી ઉત્પન્ન થઈ એક્સિડન્ટલી થયેલી હોય તો નાશે થાય ને પછી એક્સિડન્ટલી થયેલી હોય તે નાશ થયા કરે એટલે આ જે જગત છે ને વર્લ્ડ એ અવિનાશી તત્વ નું બનેલું છે એટલે એનો શરૂઆત જ ના હોય બિગિનિંગ અવિનાશી ને જે સનાતન વસ્તુ ની શરૂઆત કરી શરૂઆત કરે એ જ મૂર્ખ સનાતન વસ્તુ ની શરૂઆત કરવી તમને સમજાયું આપનું એ એ શક્તિ આ જગત ઉત્પન્ન કર્યું છે આપનું કેવું એવું છે કે આ જે શક્તિ એ જગત ઉત્પન્ન કર્યું છે એને કે મનુષ્ય નું આપણા જેવું કઈ ફોર્મ છે એવો છે અનાદિ છે અનંત છે શું કહ્યું એટલે છે છે ને છે કારણ કે જે સનાતન વસ્તુ ને આપડે થયું તું એવું બોલીએ તો આપડી ભૂલ થાય છે આ વિનાશી વસ્તુ કેવાય કે આ થયું તું સનાતન વસ્તુઓ તત્વો સિક્સ છે પરમાનન્ટ ના તો થવાનું ના થવાનું થવાનું ના થવાનું એ કોને શોધખોળ છે જે પોતાની જાતને વિનાશી માને છે એ વિનાશી તત્વો જોજો કર્યા કરે જે અવિનાશી છે એ અવિનાશી જોજો કર્યા કરે જે દ્રષ્ટિ છે એવું ફોરીના સાયન્ટિસ્ટો મને કેવા મળ્યા કે ગોડ કોણે તમને કહ્યું આ સાથી લાયા જ્ઞાન તો કે અમારા ક્રાઇસ્ટે કરીને એક હજાર એક અબજ માણસ માનીએ છીએ ખોટા છે ના ખોટા નથી God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact viewpoint થી બરોબર છે વાસ્તવિકમાં તો એવું નથી વાસ્તવિક જુદું છે વાસ્તવિક હંમેશા જુદું હોય આ જગત જે જાણે છે ને એમાં વાસ્તવિકતાનો એક અંશ નથી આપે આજે ક્રિશ્ચિયન્સ ની વાત કરી એક પ્રશ્ન મને ઉદભવે છે કે ક્રાઇસ્ટની માતાને વર્જિન મેરી કહેવામાં આવે છે હવે જો વર્જિન ને છોકરું થાય તો પછી એ માતા પુણ્યશાળી કહી શકાય નહીં અને એને જો એને પુણ્યશાળી કહીએ તો પછી એને છોકરું કેમ થયું એને વર્જિન કેમ કહી શકાય તો એ કેવી રીતે સમજાવી શકાય આપણે શું કે છે આજે ક્રાઇસ્ટ ની માતા હતી મેરી મધર મેરી એને છે તો વર્જિન મધર કેવાય છે કુંવારી માતા કેવાય છે તો કે હવે એમને એના ઉપરથી પ્રશ્ન થાય છે કે આ જો જો પુણ્ય એમ વર્જિન મધર જો પુણ્યશાળી કહેવાય જો એ કુંવારી માતા થઈ શકે અને એને પુણ્યશાળી કહી શકાય સમાજની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ એને કુંવારી માતા સત્કર્ય કહેવાય અને પાછી પુણ્યશાળી કહેવાય સમાજની દ્રષ્ટિએ જોઈને પુણ્યશાળી કહેવાય તો જો સમાજની દ્રષ્ટિએ આપણે એને કુંવારી માતા હોય તો એને પુણ્યશાળી કહી શકાય કે નહીં અને એને ભગવાન તરીકે પૂજી શકાય કે નહીં કારણ કે આજે ક્રિશ્ચિયન લોકો પણ વર્ધિન મારીને પૂજે છે એટલે કે કુંવારી માતા છે તો એને કે છે ભગવાન તરીકે પૂજી શકાય અને પુણ્યશાળી માની શકાય કે નહીં અત્યારે ઘણા બધા ક્રિશ્ચનો એને પુણ્યશાળી માતા તરીકે એને પૂજે છે કોને પૂજે છે ક્રાઇસ્ટ ની મધર ને એ તો હવે એવું છે ને કે બધા ઓછા પૂજે જેને પોહાય એટલા પૂજે છે જેને પૂજવાનું પોહાતું હોય બાકી અમને કોઈ પૂજતા ને જોઈએ નહીં મને લાગે ક્રિશ્ચન લોકો જ પૂજે છે ક્રિશ્ચન લોકો જેને અનુકૂળ આવે જેને એ વાત અનુકૂળ આવે એમાં સારભૂત લાગતો એ લોકો પૂજે શું અને બીજા લોકો ના પૂજે અને પૂજે એ ખોટું નથી કરતા નથી પૂછતા તે ખોટું નહીં કરતા ક્રાઇસ્ટ ને નથી પૂછતા તે ખોટું નહીં કરતા પૂજે છે તે ખોટું નહીં કરતા બહુ પોતપોતાના રાઈટ પાસે ઉપર છે બંને આપ શું કેવા માંગો છો મારું એમ કહેવા માંગવાનું છે કે એમ કહેવામાં આવે છે કે ક્રાઇસ્ટની જે માતા હતા એ પરણ્યા જ નતા અને ક્રાઇસ્ટ નો એમને ઓકે જન્મ થયો અત્યારે આ દુનિયામાં રોમન કેથોલિકિઝમ પ્રમાણે પોપના કહેવા પ્રમાણે એ તો એ ભગવાન હતી એ બાઈ અને એને ગોડ તરીકે પણ પૂજવામાં ગોડની માતા તરીકે પૂજવામાં આવે છે અને એને પુણ્યશાળી કરો કહેવામાં આવે એને માતા ભગવાનની મધર તરીકે પૂજે છે કે આવી રીતે જે કુંવારી માતા હોય તો એને ધર્મની દ્રષ્ટિએ એને પૂજી શકાય કે નહીં અને પવિત્ર ગણે ગણે છે એવું છે આપણા આવું બન્યું હતું ના પવિત્ર ગણે શું કહ્યું આપણા દેશમાં તો ખબર ને એ દેશમાં બન્યું ચાલે એટલે અત્યારે ચલાવી લેશે ને ઘણી છોકરીઓને છોકરા થઈ જાય છે લબાઈ લે છે કેટલીક પ્રજા બધી પ્રજાને ભાઈ નહીં લેતી અને આ તો ગાય જે આપા કહે તો સરસ નભાઈ લીધું એ લોકો અને તે વિરોધ હતા પાછા કિલ્લા મારનારા એના એ જ હતા બધા શું કહ્યું અને ક્રાઇસ્ટે કહ્યું કહ્યું કે એક ધોલ માં એક ગાલે ધોલ મારે તો બીજો ધરજો એવું પાછળ એક પણ માણસ નીકળ્યો નથી ભલે ને લાખો એક પણ ધોલ ખાવાનો એટલે તો એમને મહાપુરુષ ગણવામાં આવ્યા છે બીજો પ્રશ્ન થાય છે કે આપણે કોઈ માણસ આનંદ પ્રમોદમાં માનતો હોય એને આપણે ભોગ વિલાસી કહીએ છીએ પણ એ એક બીજો કોઈ માણસ પોતાના છોકરા માટે પોતાનું જીવન આપી દે તો એને આપણે કહીએ છીએ એને ભોગ આપ્યો તો પછી આ બે વચ્ચે ફરક શું છે ભોગ વિલાસી માં પણ ભોગ એક એનો અર્થ અમુક થાય છે અને આ ભોગ આપ્યો અર્થ પણ બીજો થાય છે ભોગ વિલાસ અને ભોગ આપવો આ બે શબ્દો ભોગ વિલાસ અને ભોગ આપવો પછી એટલે કોઈ માણસ આનંદ પ્રમોદ માં ભોગ વિલાસ કહેવાય અને કોઈ પોતાના બાળકો માટે આખી જિંદગી એમાં કહડે ભોગ આપે એ ભોગ કહેવાય તો કે આ બે શબ્દોના જુદા જુદા જગ્યાએ જુદી જુદી રીતે વપરાય છે એક જ શબ્દ એક જ શબ્દ છે પણ બંને જગ્યાએ જુદી જુદી રીતે વપરાય છે વપરાય છે કારણ છે એ સમજાવો એ ભોગ શબ્દ શેના પર થયો છે એ ભોગતા ઉપરથી થયેલો છે શેનાથી ભોગતા તમે પહેલો શબ્દ કયો ભોગ વિલાસ અને કયું કે આનંદ છે પેલા પેલો આનંદ પ્રમોદ મોજ મજામાં ભોગ વિરાટ કરી છે ભોગી કે છે અને આ પોતાના બાળકો માટે જિંદગી કાઢે છે ખર્ચે છે ભોગ આપે છે એવું કે છે ના પણ એ બે ભોગતા શબ્દો પરથી થયેલો છે એટલે જે ભોગ વિલાસ કે છે એ ભોગતાપણાનો પોતે લાભ ઉઠાવે છે અને જો ભોગ આપે છે એટલે ભોગતાપણું જે પોતાને ભોગવા જેવું તો બીજાને આપે છે શું એવું કહેવા માંગે છે મારે ભોગવાની થાય તમને આપી દઉં એટલે હું ભોગ ભોગ આપ્યો કહેવાય અને હું મારી ખાઈ જમી જવું એટલે મેં ભોગ ભોગવ્યો કેવાય શું કહ્યું તમને ગમી વાત ડિઝાઇન બહુ સારી લાગે જલ્દી પીડી હે એમ બરોબર પછી આગળ વાત કરો ચાલો કારણ એવું છે કે મેં કંઈક છે કે આ સંસ્કૃત શબ્દ ભગ ધાતુ ઉપરથી આવેલો છે ભગ ઉપર અને એનો અર્થ એવો થાય છે કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન કોનું છે સુખ થાય આ જગતમાં જે કંઈ પણ સુખ છે એ અધ્યાત્મનું જ લીકેજ છે કઈ પણ સુખ છે એ અધ્યાત્મ નું લિકેજ છે અને કઈ પણ દુઃખ છે એ અધ્યાત્મ વિરોધી નું લીક એટલે જે કઈ સુખ છે તે અધ્યાત્મ વડે જે અધ્યાત્મ ની લઈને છે આ સુખ અને સંસાર તો બાય પ્રોડક્ટ છે શું છે આ ડાક્ટર ડાક્ટર એ ડાક્ટર પોતે ડાક્ટર થયા નથી બાય પ્રોડક્ટ છે ફ્રી ઓફ કોસ્ટ મળેલું છે કે શું પ્રોડક્શન આત્માનું પ્રોડક્શન અધ્યાત્મ પ્રોડક્શન કરવા જતા આ બાય પ્રોડક્ટ છે ફ્રી ઓફ કોસ્ટ આગળ જવું દાદા આગળ પછી કે છે કે સ્વને જાણવો એ અધ્યાત્મ નું લક્ષ્ય છે માનવ જીવન નું લક્ષ્ય છે એવું દાદા નું જ્ઞાન આપણને શીખવે છે મનુષ્ય જેમ એક વ્યક્તિ છે એમ એ સમાજ નો એક ઘટક પણ છે એટલે વ્યક્તિ લેખે એનું ધ્યેય સ્વને જાણવાનું છે એમ સમાજના ઘટક તરીકે એને પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું છે જે અલબત્ત સાંસારિક વાત થઈ God has not puzzled this world total. Only scientific, circumstantial evidence there. Scientific, circumstantial evidence. આવો આવો હા જે લખા આ બધા જે આપણા સંબંધ કયા પ્રકારનો શુદ્ધાત્મા સાથેનો એનો કયા પ્રકારનો આ પૂતગલ એનું એની જોડે કયા પ્રકારનો સંબંધ છે અને પ્રકારનો સંબંધ નથી મહાત્મામાં સંબંધ બાંધવા માટેની એક જ ચીજ છે બીજી કોઈ સંબંધ બાંધવાની પોતે પાસે સાધન નથી જે સંબંધ બાંધવાની જે ચીજ છે એનાથી આ સંસારનો સંબંધ બંધાય છે અને જેના સંબંધ બાંધવાની ચીજ ના હોય તે તો આ સીધી ગતિમાં જતા છે અહીં સંબંધ બાંધવાની ચીજ એમની પાસે ખલાસ થઈ ગયું હોય તો એ સિદ્ધ ગતિમાં જતા રહે ક્યાં જતા રહે સંબંધ બાંધવાની ચીજ એવી કઈ છે કે જેનાથી સંબંધ બંધાય છે આ લોકોનો અનેક પ્રકારના સંબંધો અને સંબંધ વધવાની ચીજ ના હોય એટલે રાગદેશ ના હોય તો ગતિ એટલે રાગદેશ નો સંબંધ છે આ બીજો ખરેખર સંબંધ કોઈ નથી આગળનો અન્ય સંબંધ થયેલું છે આ ડાક્ટર ઇટસેલ્ફ થયેલું The world is the puzzle itself. હમણાં જ પોપે ગેલિલિયો નામનો બહુ મોટો વૈજ્ઞાનિક હતો એણે એમ કહ્યું છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તે વખતે લોકો એને કહ્યું કે તું જુઠ્ઠો છે અને બાઇબલની ધર્મની વિરુદ્ધ જાય છે એટલે એને સજા કરવી જોઈએ નવ વર્ષ સુધી એને હાઉસ એરેસ્ટમાં મૂકી દેવામાં આવેલ પણ હવે સાડા ત્રણસો વર્ષ પછી પોતે કહ્યું કે નહીં એને તો કહ્યું સાચું કહ્યું હતું એમ આજે આપણને એમ થાય છે કે આપણે જે માનીએ છીએ જે વિચાર કરીએ છીએ એ ભવિષ્યના હિસાબે કદાચ ખોટું ઠરે તો એમનું કહેવું એમ છે કે સાડા ત્રણસો વર્ષ પહેલા ગેગેરીને પહેલું લોકોને લોકોને એક નવું નવું ઇન્વેન્શન પોતાની શોધખોળ કહી કે આ પૃથ્વીની સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે ત્યારે પોપ ને બધા બધા ધર્મગુરુઓ ક્રિશ્ચન ના બધા એ લોકોએ વાંધો ઉઠાયો અને એને છે તો પૂરી દીધો સાત વર્ષ ઘરમાં હવે એ એવી એવી જ રીતે હવે સાડા ત્રણસો વર્ષ પછી પોપ કે છે કે એને કહેલી વાત સાચી છે એવી રીતે આજે આપણે જે પણ કઈ કહીએ છીએ તે ભવિષ્યની પ્રજા એ આપણી વાતને ખોટી નહીં ઠેરાવે એ તો આપડે ખોટી થઈ પેલા લોકોને આપડી ખોટી ઠરાવે છે એ તો આપડો વારસો છે આ બીજું કશું નથી આ તો વારસો આપવો જ જોઈએ ને બીજું શું કેવા માંગો છો સ્વર્ગો છે અને મળ્યા પછી આપણે ત્યાં જશું હવે એ લોકો કે છે કે આ બ્રહ્માંડ ચંદ્ર એ આ બ્રહ્માંડ નથી એ લોકો માનવાનું જે ધર્મમાં જે બ્રહ્માંડ માનવામાં આવ્યું છે એ તો કોઈ બીજું જ પ્રમાણ નથી એમ કે એ લોકો એ વખતે એવું કેતા હતા કે આ બધા જે ચંદ્ર ગ્રહો બધા દેખાય છે એ બધા સ્વર્ગ લોકો છે આપણે પછી ત્યાં મર્યા પછી ત્યાં જવાનું છે પણ હવે એવું કે છે કે આ જે ચંદ્ર ને એ બધું કે છે એ સ્વર્ગ નથી એ તો જુદું જ બ્રહ્માંડ છે ને આ દેખાય છે એ જુદું છે એટલે આવું એ લોકોનું સ્ટેટમેન્ટ માનવું જો ના મુસલમાનો બીજના ચંદ્ર ને કેટલી સરસ માને છે નહીં તો આ છે લોકો ચંદ્ર ઉપર ઉતર્યા એ તો મુસલમાન લોકો સારા છે કોઈ એમને ચાવી નહીં જડાવી નહીં તો એકાદ જણ બહુ જે બોલનારો મજબૂત એ લોકો હોય એ તો આજે કે છે અરે તુમ્હારા ચાંદ કી આબરૂ લીયા એટલું જ કહ્યું થઈ રહ્યું પણ કેના કોઈ મળ્યો નહીં ગાડી ઉતાર્યું એક વસ્તુ છે દાદાજી મુસલમાન માં કે જેમ આપણે પુરુષ અને સ્ત્રી દેવ સ્વરૂપોને ભગવાન તરીકે માની શકીએ છીએ લક્ષ્મી દેવી કે વિષ્ણુ ભગવાન ત્યારે મુસલમાનમાં અલ્લાહ જે ભગવાનને કહે છે એ દેવ જાતિનો શબ્દ છે એ પુરુષ જાતિ તરીકે બી વપરાઈ શકે છે અને સ્ત્રી જાતિ તરીકે પણ વપરાઈ શકે છે અને એમાં એ લોકો ડિફરન્ટ કન્સેપ્ટ રાખતા નથી ભગવાનના કે પુરુષ જેવી વ્યક્તિ હોય શકે કે સ્ત્રી જેવી વ્યક્તિ શકે આપણા હિન્દુ ધર્મ જેમ સ્ત્રી અને પુરુષ ભગવાન તરીકે લક્ષ્મી અને નારાયણ બંને ને જુદા જુદા સ્વીકારે છે ભગવાન લક્ષ્મી પણ ભગવાન કેવાય ને નારાયણ પણ ભગવાન કહેવાય જયારે મુસલમાન માં અલ્લાહ એટલે એમાં સ્ત્રીને પણ એ લોકો અલ્લાહ કહે છે અને પુરુષ પણ અલ્લાહ કે છે એટલે એવા ત્યાં આગળ જુદા ભેદ નથી એટલે એ વસ્તુ એમને વધારે ગમી છે આપણે તો સ્ત્રી ભગવાન જુદા લક્ષ્મીજી અને પુરુષ ભગવાન જુદા નારાયણ મુસલમાનો કોઈ પણ માણસ ને અલ્લાહ તરીકે માનતા નથી તો એ એકલી જ બધા એવી છે આપનું મંતવ્ય પ્રમાણે ક્રિશ્ચિયન હિન્દુ અને મુસ્લિમ ધર્મ માં જ્યાં આ પ્રમાણે ફોર્મ એ લોકો માનતા નથી માં તો એ બેટર રિલીજન કહેવાય કે નહીં એટલે કે આપણા હિન્દુ ધર્મ અને ક્રિશ્ચન ધર્મમાં આ સ્ત્રી અને પુરુષ ભગવાન ના ફોર્મ સ્વીકારીએ છીએ આપણે જયારે ત્યાં આગળ ભગવાન ને અલ્લાહ ને કોઈ પણ જાતનું ફોર્મ આકાર વગર નિરાકાર ભગવાન માને અને એ સ્વરૂપમાં અલ્લાહ સ્વરૂપમાં સ્ત્રી પણ આવી જાય અને પુરુષ પણ આવી જાય એટલે ન્યુટ્રલ સ્વરૂપમાં માને છે તો કે આ જુદી જુદી જે ધર્મની માન્યતા છે એ માટે આપનું શું કેવું છે આ લોકોનો ધર્મ પુરાણ માં એમ કહ્યું કે માણસ ખુદા થઈ શકે નહીં શું કે છે માણસ ખુદા થઈ શકે નહીં ખુદા એવી કોઈ એનાથી કોઈ ચડિયાતી શક્તિ જ નથી એટલે માણસ ખુદા થઈ શકે નહીં ને હવે કુરાનમાં એવું ચોખ્ખું લખ્યું એટલે એક મુસલમાન મને કલેક્ટર હતા રત્નાગીરી ડિસ્ટ્રિક્ટના એ પેલો અમારું જયગઢ ને જેટીનું કામ ચાલતું હતું તે ત્યાં કલેક્ટર ફરવા આવેલા તે રોજ રોજ ત્યાં ફરવા આવે ત્યારે મને દેખે તો મને જોઈને એના મનમાં બહુ ઉલ્લાસ પામે એટલે પછી એક ખરો અમારે ત્યાં રહેતા હતા ત્યાં આવ્યા તારું સાહેબ તમારે અમારે ઘેર તારું પડી મને આપને જોઈને બહુ આનંદ અને ઉલ્લાસ થતો હતો એ શું કારણ છે એવું તે મને આનંદ અને ઉલ્લાસ થાય છે હું સમજી ગયું કે હવે આ જ ઓફિશિયલી બાબત નથી આ તો બીજી બાબત છે બેસો આપણે પછી મેં તમને શું લાગે છે કે જેથી તમને આનંદ થાય છે મને તો એમ લાગ્યું કે બડા હોલ એટલે મને આનંદ થયો કેવડા મોટા વળ્યા તમે બરોબર છે તમે જે માન્યો છે ને જે તમે સમજણ્યું છે બરોબર છે ના આપ શું કેવા માંગો છો આમાં મારી પાસે ન કેવડાવો તો સારું તમે કર્યું ને તે હું એક્સેપ્ટ કરું છું ના આમ શું કહેવાનું તો તો હું ખુદા થઈ હું વાંધો નહીં ઉઠાવી શકું કારણ કે તમને અમારો એટલો બધો મને ભાવ આવે છે મને કહેતા ડર લાગે છે પણ આપ ખુદા છો બોલો છો અમારા ખુદાનમાં ના લખ્યું છે કે માણસ ખુદા રૂપે હોઈ શકે નહીં તો એ બાબતમાં આપ કશું બતાવો કે તમને કુરાને જે લખ્યું છે એમાં ચેકવા જેવું નથી માણસ ખુદા રૂપે હોઈ શકે નહીં એ કુરાનમાં લખ્યું બરોબર હોય સો ટકા વાત કરેક્ટ છે શું છે પણ તમારી કોમ્યુનિટી માટે લખ્યું છે કોના માટે લખ્યું જે કુરાન વાંચનાર માટે લખ્યું છે જે કુરાન વાંચનાર વાંચતા નથી એના માટે લખ્યું નથી આ કે એટલે શું કહેવા માંગો છો હું તમારી કોમ્યુનિટીમાં આમ જ લખ્યું હોત કુરાનમાં કે માણસ ખુદા રૂપે હોય છે તો તમે મારી ટૂંકીને ખુદા થાવ એવી જાત છો કેવી ગામમાં હો માણસ હોય તેમાં જે મોટો જમીનદાર હોય ને તે બધા મારી આમ ખુદા અહીં બાદશાહ ખુદા થઈ જાય ભટ્ટ એના બાદશાહ દિલ્હીના બાદશાહ ખુદા છે મોરબીએ બંધ કર્યું એ નહીં નહીં ખુદાની એ જો ખોપ કે છે શું કે છે એટલે ખબર પડી ને પછી પછી મેં એમને કહ્યું કે તમારા બરોબર લખ્યું છે વ્યાજબી લખેલું છે અને તમે મારી ઠોકીને ગુદા થયેલા છો અમે માર ખાઈને ગુદા થઈ શું છે તમારા એક મુસલમાન એવો ના હોય માર ખાઈને ગુદા થઈ શકે શું કહ્યું કારણ તમારું બ્લડ એવું છે શું છે ભલે વેજીટેરિયન હશે તો પણ બ્લડ એવું છે મા બાપ નું બ્લડ આવેલું શું અને અમારા માથ રસ્તા ખુદ ને જોણે ખુદો બીજો ક્યાંથી લાવ્યો ખુદો ખુદ ને જોણે ખુદો બીજો ક્યાંથી લાવ્યો સમજાય ને ડાક્ટર માર્ગી ખુદા થઈને મને શું વાત છે પણ ખુદાનો અર્થ સમજવો જ પડે કલેક્ટર ખુશ થઈ ગયો કલેક્ટરને ખુલાસો આપ્યો ને ખુશ થઈ ગયો કારણ કે એ કોમ કેવી રમખાણી વૃત્તિ વાળી કેવી અહીં સત્સંગો બેઠો ને તે આરામથી વાત સાંભળતો હોય પણ પણ દંગો જમ્યો કે સાંભળ્યું કે તેને પડે અને આ ના ઉઠે એ રમખાણી વૃત્તિ કેમ જ ખુશવા નથી કઈ દાદા સાંભળું છું સાંભળું છું દાદા અમે કશું કર્યું તમારે કહીએ છીએ ભૂલથી થાય પ્રશ્ન નહીં પૂછતા બાદ હું હમો કરી આપી કે ભાઈ તું શું કહેવા બાબુ સમજી જઈ તેનો વાંધો નથી તારી મસ્કરી ના કરે અહીંયા આગળ પ્રશ્ન પૂછતા ને માન આપશે ભલે નહીં પૂછતા આવડે તો માન આપશે પંડિત ભગવાનદાસ હતા દાદાજી એ બહુ પ્રખર પંડિત હતા એમને એક પુસ્તક લખ્યું છે essential unity of all religion all religion એમના પુત્ર શ્રી પ્રકાશ આપણા મુંબઈના ગવર્નર હતા અને એ પણ બહુ વિદ્વાન માણસ હતા એમણે કહ્યું હતું કે આજથી પાંચસો વર્ષ પછી ત્યાં તો સારું હિન્દુસ્તાન આખું મુસલમાન થઈ જશે કાં તો આખું હિન્દુસ્તાન જ થઈ જશે તો આપનું શું કેવું છે પંડિત ભગવાદાસ કરીને બહુ મોટા વિદ્વાન થઈ ગયા એમના પુત્ર અહિયાં ગવર્નર હતા ભગવાનદાસ પંડિત પંડિત ભગવાનદાસ એટલે એમને એવું કહેલું કે એના ઉપર એમણે પુસ્તક પણ લખેલું અને એમણે એવું કહેલું કે પાંચસો વર્ષ પછી આપણો હિન્દુસ્તાનમાં બધા મુસલમાન થઈ જશે કાં તો પછી બધા કમ્યુનિસ્ટ થઈ જશે તો એ માટે આપનું શું કેવું છે એ વાત જ લાગુ નહીં થતી નહીં તો કયા કયા દેશો રોગ અહીં ભૂલી ગયા છે બિચારા લખનારા કયા દેશનો રોગ હશે અહીં લાયલ ભૂલતી થઈ ગઈ એ લખનારા નો કઈ ઉદ્દેશ ખરાબ નહીં હોય ઉદ્દેશ સારો હશે પણ એવું કઈ બને એવું નહીં આશા રાખવી ફોગટ છે શું છે આ તો હિન્દુસ્તાન દેશ આવા તો કઈ એટેક થયા બધા એટેકો ઓગાવી ગયેલા શું કહ્યું બધા એટેક ને ઓગાવી નથી ગયેલા છતાં હિન્દુ જાતિ અને જૈન જાતિ નાશ થયો નથી ઓછી થતી ગઈ છે ઓછી થતી થયો પણ હિન્દુ જાતિ ઓછી થતી ગઈ જૂના ઓછી થતી વધતી વધતી ગઈ એ શેના પર આધાર રાખે થોડા મિત્તલ મુસલમાન થઈ ગયા તે લીધે દાદાજી આપ જુઓ તો હિન્દુસ્તાન માંથી બાંગ્લાદેશ મુસલમાન થઈને જુદું થઈ ગયું પાકિસ્તાન જુદું થઈ ગયું આપણે ત્યાં દસ કરોડ કરતા વધારે મુસલમાનો છે એટલે હિન્દુસ્તાન વર્ષોના ગામ આ તો જેવી રીતે પહેલા જીર્ણોના નામના મોટા મોટા આ પ્રાણીઓ હતા પણ ઓછા ઓછા ઓછા થતા ગયા અને આજે આપણે જોઈ શકતા નથી એમ આજે આપણે હિન્દુ ધર્મ જે હિન્દુસ્તાનમાં તો હિન્દુ ધર્મ એમાંથી હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન થયું બાંગ્લાદેશ થયું હિન્દુસ્તાનમાં દસ કરોડ મુસલમાનો થઈ ગયા અને પછી આગળ વધતા એમાંથી એ દસ કરોડ માંથી ચાલીસ પચાસ કરોડ થશે ને આપણે ઓછા થઈ જશું અને હિન્દુ ધર્મ નેપાલ અને આપણે ત્યાં સિવાય બીજા ક્યાંય નથી બિચારા હિન્દુ ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મ દુનિયામાં બધી જગ્યાએ પડતો રહ્યો છે પાણી મંગાય હિન્દુસ્તાનમાં કેટલા ગરીબ હોય અને કેટલા અબજોપતિ અબજોપતિ ઓછા થતા જાય ગરીબ તો વધતું જ જાય જે વધે એ ગરીબ અને ઓછું થતું જાય અબજોપતિ પણ એ આશ્વાસન લઈને ફાયદો કે આપણે હિન્દુ વધારે સારો છે મને ક્રિશ્ચિયને મને કહ્યું એ ક્રિશ્ચિયન મને કહ્યું કે એક અબજ માણસ અમારું છે કે છે એના કાંઈ ના નીચે નીચે હલકા મલકા ધર્મ એના ભક્તો બહુ હોય અને ઊંચા ઊંચી જે સમજણમાં બહુ અઘરું હોય ત્યાં બહુ થોડા માણસ નાશ થઈ જાય એનું શું પછી આપણો ધર્મ જે છે ઊંચો એ પછી નાશ થઈ જાય તો પછી શું એનું નાશ કશું થતું નથી આ દુનિયામાં એક નાશ થાય છે બીજું ઉત્પન્ન થાય છે પણ નાશ કશું થતું નથી અને કોઈની વૈશ ગઈ નથી કોઈ ધર્મની હિન્દુ ધર્મ કેટલાય વર્ષાથી છે કોઈ વૈશ ગઈ નથી એટલે એવું ભડકવાની કોઈ જરૂર નથી પણ આ બધો પોતી ઓછા હોય એટલું સમજજો શું કરું મને જ લોકો કહેતા દાદા આપડે તો આખા પચીસ ત્રીસ હજાર માણસ આવે અને કઈ વધારો કે છે બોલાવી શું કરવાનું એમને બધાને કોઈને ભજીયા ખાવાની ઈચ્છા હોય કોઈને જલેબી ખાવાની આ તો દાદાજી આપણી આ જે માન્યતા એવી છે કે પક્ષી હોય એ જોઈએ કે સામેથી ધંધવાટ આવે છે એટલે એને ફેસ ન કરવો હોય તો પોતાનું માથું અંદર પેલા રેતીની અંદર નાખી દે એવી આપણી આવી જાતની માન્યતા છે કે ભાઈ આપણે ઓછા જેટલા આપણે અબજોપતિ ઓછા એટલે હિન્દુ ઓછા એટલે ઘણા સારા પણ જયારે એનો ટોટલી નાશ થઈ જશે ત્યારે શું આપણે જોતા આગાશે વર્ષોથી ઓછા થતા જાય છે હિન્દુઓ આ જે આપણે વાત કરી તો કે આ તો પેલા એના જેવી વાત કે રણ માં છે તો રેતી નું મોટું એ આવતું હોય વાવાઝોડું એ પક્ષી એકલું હોય તો એને સામનો ના કરી શકે એટલે રેતીમાં માથું કૂપીને મરી જાય એવી રીતે આપણે આ જે આપે જે કહ્યું કે આ હિન્દુસ્તાનમાં જે આપણો આપણો ધર્મ છે એ ઊંચો છે એટલે અબજો પતિ કેટલા હોય આ ધર્મ સમજનારા પણ કેટલા હોય એવી જાતની આ આર્ગ્યુમેન્ટ છે કરીને એટલે આવી રીતના આવી રીતના કરતા કરતા તો આપણો ધર્મ સાવ નાશ થઈ જશે જેમ પેલા પક્ષી અંદર રેતીમાં મોડું નાખીને એમ માને કે નહીં આજુબાજુ કઈ તોફાન જ નથી એમાં આપણે માનીએ કે આપણા ધર્મને કઈ થવાનું જ નથી પણ આપણે જતા આવ્યા છીએ આ રીતે નાશ થતું નથી બીજી રીતે નાશ થાય છે ચઢા છે કોલ્ડ વોર થાય ત્યારે નાશ થાય બાકી આમ તો આમ આ રીતે નાશ આ રીતે તો વસ્તી વધ્યા જ કરે છે એટલે કોલ્ડ વોર થાય ત્યારે નાશ થાય તે કહે આ કોલ્ડ વોર ફટાકડા ફોડશે તે જોઈ લેજો અરે હા અમેરિકા ફટાકડા બનાવ્યા છે તે રશિયા માટે બનાવ્યા છે રશિયા વાળા બનાવ્યા છે તે અમેરિકા માટે બનાવ્યા છે ઇન્ડિયા માટે બનાવ્યા નથી ને તે આપણે જીયા છે તે આપણે સારું થોડુંક રાખી મેલો સામાન કારણ કે આપણો પાડોશી અને એ ઇનામ ના આપે બીજી કોણ આપે અને બે ત્રણ વખત ચીડ છે બે ત્રણ વખત હારી ગયા છે બે વખત કે ત્રણ વખત હે ત્રણ વખત હારી ગયા ત્રણ વખત તેની ચીડ છે કે આનો બદલો લેવો બદલો લઈને શું લે તે જોઈશું આપણે તે વાંધી મોમેન્ટ શું કહ્યું પણ હા થોડું ખસરા વિશે ખરા હા અહીંથી જે નાખ્યું ને બેતાલીસ સાલ માંથી જે ભાગ્યું ને તે રૂમો મૂકી મૂકીને નાખ્યા કબાટો મૂકીને નાખ્યા ને પાઇપ ની દુકાનો મૂકીને નાખી ગયા કારણ કે અક્કલવારી પ્રજા બહુ ચેતે અક્કલવારી પ્રજા ચેતે બહુ હોય ના ચેતે વધારે પડતી ગુજરાતી એટલે અક્કલવારી પ્રજા દક્ષિણી તો કે છે ટિકિટ વગર દઈ જાય ગાડી બધી બહુ રૂમો છોડી નાખી ગયેલા બે તારીખ ઇન્સારમાં ડોક્ટર ના પ્રશ્ન તમારા એના ઉત્તર ના સંદર્ભે પૂછવું છે કે મારે લોકો બધા જ હિન્દુઓ મુસલમાન બની જાય તો કોમ્યુનિસ્ટ બની જાય તો શું ફરક પડે લલિતભાઈ શું કેતા એમ કે છે કે ધારો કે માની લઈએ કે આપણા હિન્દુઓ બધા મુસલમાન થઈ ગયા કે બધા જ કમ્યુનિસ્ટ થઈ ગયા તો એનાથી શું ફરક પડવાનો છે ફરક કન્વર્ટ થઈ ગયા તમે ભય શા માટે રાખવાનો ના ના છોકરાનો જન્મ થાય છે તે ઘડી મનમાં એમ થાય કે ઊંધે માથે ચાલે એવો છોકરો આવશે શું કરી એટલું બધું બ્રેન બ્રેન ને ડેવલપ નહીં કરવું જોઈએ ડેવલપ ની હદ હોય બ્રેન ડેવલપ ની હદ ના હોય છે તો ઉધર માથે ચાલશે તો શું કરી માનવાનું કારણ નથી પણ કે રિયાલિટી ઓફ લાઈફ શું છે કે આની પોસિબિલિટી છે આમ આ કમ્યુનિસ્ટ થાય કાં તો મુસલમાન પોસિબિલિટી પોસિબિલિટી તો પણ સપને વિચાર કરાય એવું નથી શું કહ્યું નથી પણ આમાં સપને પણ વિચાર રોકવું કેવી રીતે આપણે છે કે બધા કોમ્યુનિસ્ટ બની જાય અથવા તો